તને ગમી ગયા ને હૃદય વિરોધી બોલું છું તારાથી તારાથી પછી આપણે વાંચીએ પછી પુસ્તક માં તો જ્ઞાન નથી નહીં છો છો લેજી થર્મોમીટર હવે છોડતો નહીં ભગવાન પોતે થર્મોમીટર કેટલો તાર ચડ્યો કેટલો ના એટલે હું જે બોલું છું કે તમે તરત ભગવાન ને પહોંચે છે પંચ ભગવાન કહે કરેક્ટ છે અને બાવા બોલે ભગવાન પહોંચે નહીં કારણ બાવા બોલે મનથી તે મન ને પહોંચે એ માર્ગમાં આગળ વધવા માટે વચ્ચે કઈ ચડી વિરોધ છે વિરોધ દૂર નથી એમ કે છે માર્ગમાં આગળ વધવા માટે વચ્ચે કઈ વિઘ્નો વિરોધ છે અવરોધ હોય પણ ઉગાડી વાંચ્યા એ જાગ્રત થવું પડે એ જાગૃતિ કેવી રીતે આવે એ જાગૃતિ કેવી રીતે આવે પાપો ભસ્મીભૂત થાય તારે કર્મો કર્યા વગર પાપ ભસ્મીભૂત ન થાય કર્મો કર્યા વગર પાપ ભસ્મીભૂત ના થાય કર્મો કરવાથી તો ઉધા વધે અમુક કર્મ થી વધે અમુક કર્મ થી ઓછા થાય મારી વાત છે એમ કે એમ કે છે કે અમુક કર્મો થી વધે અને અમુક કર્મો થી ઓછા થાય કર્મ એટલે બીજ બીજ રૂપે ગયા કોઈ પણ કર્મ કર્મ ઓછા કરવા માટે કૃષ્ણ ભગવાને કહ્યું છે ગીતામાં કે જ્ઞાની પુરુષ કર્મ નો ગોટો વાળી નાશ કરી શકે અને તે જ મારું સ્વરૂપ છે અને તે જ જ્ઞાની એ જ કર્મ કૃષ્ણ ભગવાન ગોટો નાશ કરી શકે ગોટો વાળી નાશ કરી જાગૃતિ આવી નાશ કેવી રીતે કરવો તમારે કઈ સાહેબ સંદાસ શક્તિ ની તમે શું કરવાના બરાબર છે પણ તમે એનો રસ્તો બતાડો તમે એનો રસ્તો બતાવો રસ્તો તમે બતાવી તમે શું કરાવે એને તમે મારે કરી આવવું પડે બરાબર છે તમે જ કરી આપશો ને તું પણ તમે જ કરી આપશો ને મારે કરી આવવું પડે દાવો કરી રસ્તો કરી આપો તો રસ્તો કરી આપો એમ કયા મહિના પાસે આવવાના ઓગસ્ટ ઓગસ્ટ ઓગસ્ટ ના લગભગ પડે શું સાચું છે શું ખોટું છે જે જાણવું પડે વોઇસ નોટ ક્રિએટર અંદર બચે નહીં એટલે ક્રિએટર ભગવાન કરવા લાખા ક્યાં બારીએ શંકા ઉભી થાય આપણને હું તો ધબ્બામાં તો જતો રહે ગેસ ભગવાન ભગવાન વગર તમને સામનો દેખાય બી નહીં ને એમ કે થાંભલામાં ભગવાન નથી પણ ભગવાન વગર થાંભલો દેખાય નહીં ને ભગવાન જોતા જ નથી એને તબલાને પણ તમે તો જુઓ જ છે તમારામાં જો ભગવાન અંદર બેઠો ન હોય ભગવાન ના હોય તો દેખાય તમે જુઓ બરાબર છે ભગવાન શું કર્યું કેવાય ભગવાન શા માટે આરોપ આપો પછી ક્યાં રહે છે ભગવાન ઉપર ઉપર બાપો જ રહેતો નથી ઉપર ખાલી કાય છે આકાશ છે બધા ફરિયાદો જુઠ્ઠે જેવું ઠોકાશ હોય અને આ બધી શું વસ્તુમાં ભગવાન નથી જેમાં ચેતન છે એમાં ભગવાન જેમાં ચેતન છે એમાં ભગવાન છે સ્થુલ વસ્તુમાં નથી માણસ તો નથી માણસ ક્રિએટર ક્રિએટરમાં નથી એટલે અંદર ક્રિએટર ક્રિએટમાં નથી ક્રિએટરમાં નથી માણસે ક્રિએશન કર્યું ક્રિએટર માં છે એવરી ક્રિએટર ધેટ ઇઝ જીવ છે જીવમાં ભગવાન છે જ્યાં જ્યાં જીવ છે ત્યાં ભગવાન જ્યાં જ્યાં જીવ છે જીવ એમાં ભગવાન પ્રકાશભાઈ પૂછે છે કે આકાશ માણસે ક્યાં બનાવ્યું છે તો એમાં ભગવાન હોવા જોઈએ ને ભગવાન બનાવ્યું નથી ભગવાન કેમ થવાય એમાં આકાશ ભગવાન જેટલું સ્વતંત્ર છે આકાશ નોટ ધી ટેમ્પરરી પરમાનન્ટ વસ્તુ છે ભગવાન બનાવેલું હોય તમારા આધાર બન્યું હોય સ્વતંત્ર છે ભગવાન જેટલું સ્વતંત્ર પરમાણુ સ્વતંત્ર છે There are six eternal in the universe. કોઈ મને દબાયેલા નથી કોઈ મને એ નથી ધબ્બે પૂજા કરે છે ને તાર મૂર્તિ ઉપર હિન્દુસ્તાન લોકો ચિંતા કરતી નથી બાવા રખાય રખાય કર્યા કરે તમે જે ટ્રીટ કરીએ જે ઇન્ટરનો વસ્તુ કહીએ કઈ છે છ તત્વો કયા છ તત્વો કયા છ સિક્સ ઇન્ટરનલ કયા એ કયા સિક્સ ઇન્ટરનલ કયા છ સનાતન તત્વો તે કયા તે હજાર શું કામ છે તમારે આગળ બહુ જવાનું એમ તો કરવા દેવું નહીં તો એક મહિના પછી તમારા જાય નારાયણ પર પણ તારે તમે કીધું ભગવાન છે ને એમ બરાબર માની લે કારણ કે અમને ભાત ને રોટલી ને રોજતા નથી આ લોકો છોકરા નું ફાધર નથી આવ્યું નહીં ફાધર છે એવું ભાન જ નથી ફાધર થયો છોકરા મારવા ના પડે સાચો ફાધર ઠેકો ગલે ફાધર ઠેકો છોકરો પણ આધારે કઈ હું તમને ભેગો થયો ત્યાં તો કઈ સમજ્યા નથી એટલે ભેગો જ ના થાય બરાબર ને કોઈ નથી કારણ કે લાઈટ નું ખબર પડે આપણે દિલ્હી ગયા ગાય છે બધા ગુરુ બધા ગુરુ કોણ નામ જે પગ રાતું ના હોય ત્યારે કઈ જગ્યા ઉપર ચડી જા જાય પોતે પેલું એ ગુરુ ગુરુ જતા સાહેબ તમારા ગુરુ ખરા તો મને ડુગર પર ચડી જાય શક્તિ આપે ત્યારે મારા મેરે શક્તિ નહીં એનો અર્થ સ્વામીજી એવી રીતે સમજાવે છે કે જયારે તમને સાચી વસ્તુનું જ્ઞાન થાય છે પછી તમારે કશું બોલવાની જરૂર નથી પડતી અને તમારે કશું ચડવાની જરૂર નથી પડતી ડુંગર કેવા તમારા માટે પછી જયારે તમે આત્માને ઓળખી લો છો અથવા એમ કે છે એના માટે સ્વામીજી એવું કે છે કે એક વખત તમે આત્માને ઓળખી લો પછી તમારે બોલવાની જરૂર નથી રહેતી તમારું ઘર મારી તમારી પાસે નહીં આવતો એમ કોઈ દુકાને ભાડ કાઢું છે કેટલી બધી દુકાન હતી સાહેબ તમારી પાસે છે સાચો માર્ગ તમારી પાસે સાચો માર્ગ છે આપની પાસે સાચો માર્ગ છે જે આપો છે જે માગો આપવા તૈયાર આ દુનિયામાં કોઈ પણ ચીજ જે માગો આપવા તૈયાર તમે મને આત્માની ઓળખાણ કરાવી આલો આત્માની ઓળખાણ જે માગો એ આપવા તૈયાર ખુલ્લે ખુલ્લું જે માગે આપવા તૈયાર તો વિચાર કરો કહ્યું ગોડ નોટ ક્રિએટર મને દાદા સાચી સમજ પાડી દો વાસ્તવિકતા અહીં કહેવાનું વાસ્તવિકતા પેલું ભ્રાંતિ એમ કે છે મને સાચી સમજ પાડી દો સાચી સમજ નહીં તમને મોક્ષ આપીશ ચિંતા ના થાય એવો સંસારમાં રહેવા સાથે ચિંતા ના થાય એવો મોક્ષ આપીશ તમારી માગણી છે બસ માગણી છે માગણી છે દેખી છે <laughs> તે સીધો થાય એ બરોબર છે પણ તોય આરામ પુરુષ કરે ને પુરુષ હું આમ સીધા માણસ પણ હું પુરુષ હું સ્ત્રીઓનો નથી કરતા કે સ્ત્રીઓ પુરુષના આધીન મોડા ગયેલા આડા તો પણ પુરુષ કહેવાય શું કહે પુરુષારી કહેવાય બહુ પુરુષ એ જો આડે જતે ને તો કલ્યાણ હરીસર બહુ જબરજસ્ત આડા હું આશા થઈ ગયો દાદા <laughs> હા પ્રાણી આપ્યો મુદ્દો સમજવાની જરૂર છે આ તો બધું રિલેટિવ છે વાસ્તવિક ધારવાની જરૂર છે એ બધા ભોમિયાને પૂછીએ આપણે કે સાહેબ પુરસાદનો કોઈને પ્રહારનો ભેદ બતાવો ભાન જ ના કોઈને લુગડા પહેરે એટલું ભગવાન કશું ગોળ નારાયણ તમારે સમજી જાઉં છતાં થી આવેલા માટે દિલ્હીના બોમ્યા કહે ને તો દિલ્હીના કાંકા એ તો બોમ્યા રાખે ને દિલ્હીના કાંકા બોમ્યા જ રાખે મારી પોતાની કમાણી કપડા જામનગર માં જૈન નહીં હોય ને ખ્યાલ નથી હું રહ્યો મુંબઈ માં જ રહેલા હંમેશા જન્મ મુંબઈ માં છો મુંબઈ માં જન્મેલા અરે માં જ બધું થયું આપણે દાદા દાદા પાકો માંગે બોક્સ માગી લીધો શાંતિ રહે થઈ જાય મારા કોઈ એના દાદા રામ તો શાંતિ તો કે નથી <laughs> દાદા પછી જાય છે નાનપણથી આઠ વર્ષથી દાદા સાથે છે તો પછી દાદાની કૃપાથી તો બધું થઈ જવાનું પછી ઓકરી જ લાવવાની છે ને આપવાની નમો ઇતરાગાય નમો ઇતરાગાય નમો પ્રતિદેવ નહીં એ મારા હિસ્ટન રહેતા હતા પણ હિસ્ટન આપણું બંધ કર્યું ને એટલે અહીંયા આવ્યા ટાટા કર્યા કરતા હતા બરોબર સત્સંગ કરો ગયા વર્ષે આવી ગયા ગયા વર્ષે આવ્યા نئی جاتی بات بہت پورنیہ ہوگا આ જયંતભાઈ પૂછે છે કે પુરુષ કોને કેવાય અને એના ગુણધર્મ શું પુરુષ પુરુષ કોને કેવાય શું પુરુષ કોને કહેવાય અને એના ગુણધર્મ કયા પુરુષના હા ત્યાં જયંતિ ભટ્ટ છે પુરુષ તો ભગવાન સ્વરૂપ થયો પુરુષ કહેવાય પુરુષ થયા પછી ભગવાન સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપ પુરુષ થાય અને પુરુષોત્તમ સ્વરૂપે ભગવાન ફૂલ ભગવાન પુરુષ ક્યાંથી ભાઈ એનું ભગવાન સ્વરૂપ મહાપુરુષો મહાપુરુષો થઈ ગયા છે મહાપુરુષો થઈ ગયા ને પુરુષો જ પેલા મહાપુરુષ કહેવાય પુરુષ પુરુષ કોઈ કોઈ દુનિયામાં પુરુષ હોય નહીં પુરુષ ફક્ત જ્ઞાની અને એમનો ફોરસ થાય પુરુષ ના થાય જગ્યા એટલું પુરુષાર્થ હોય તેટલું પુરુષાર્થ જ નહીં ને આમાં તો આ દરેક મનુષ્ય દેખાય છે ને તેમાં સ્ત્રી સ્ત્રીના ગુણ પુરુષના ગુણ અને પુરુષના ગુણ ત્રણ ગુણોનું ધારક હોય ખુલ્લી પુરુષાર્થ નો ગુણ પુરુષ નો ગુણ આવે સ્ત્રીના ગુણ છે એટલે સ્ત્રી એને ઈચ્છા કરે સ્ત્રીની ઈચ્છા થાય છે پوری پائے پائے کار ہوئے کرم کرے આ ભાઈ કરું કરતા નથી કરું કરતા દેખાય છે ને એ કરું કરતા દેખાય છે શું કરું કરે છે એ નહીં કરતા એ પોતે નહીં કરતા એ તો પોતે પૂરું થયેલા છે આ કસરતી કસરતી પ્રકૃતિ કરે છે ભૂલ નહીં બધું પૂછજો બધું ખોલા તમામ ખોલા છે ભગવાન કોણ છે કેવો છે શું ખાય છે શું પીએ છે બધું ગયા જોઈ પછી ભગવાન જોડે વાતચીત કરી گیت ہو اپنے جی روپا کریں روپئے دیکھا گتی سر ભગવાન ક્યાં કોઈ ચીજ ના જોઈતી એને ભગવાન આ ભૌતિક ચીજો કોઈ જોઈતી ના એને ભગવાન કોઈ ચીજ જોઈતી ના હોય તમારી ચીજો જોઈએ છે ને તો તમારી ભિખારી કહેવાય ભિખારી પણ છૂટે ત્યાં ભગવાન થાય પ્રશ્ન છે કે આ સંસારમાં મોટામાં મોટું સુખ કયું સમજદાર માણસ ધંધા વગર જીવે પુરુષ મોટા મોટું સમજદાર માણસ સંપૂર્ણ રીતે સમજદાર માણસ હોય جنجار جیون چیزدار فلی جنجار رہے ہمارے جنجار کئی نئی ધંધામાં સપડાયેલા લોકો જંજાળ એટલે શું જેમાં તમે ફસાયા એ છૂટવે તો છૂટાય નહીં એવા ડાયવર્સ લેવો તો ના લેવા રે કોર્ટમાં જઈને ના લેવા છોકરા છોકરા તમે મારો ધોમો થઈ જાય એક છોકરા એક કલાક ગાળો હોઈએ પછી થાય છોકરા જ નહીં રોજ ધંધા કરો પોતાની જાળમાં તે પોતા એના જે સમજાવવા શું કહે કોઈના મોડા પર દિયલ ના ચૂપડી દેખાય છે ભાઈ દિયલ ચૂપડા ના મોડા દેખાય છે દિયલ ચૂપડા આવે ને પ્રશ્ન એમ છે કે બધા માણસો જોયો છે માણસો તમને આમ સુખી દેખાય છે કે દુઃખી દેખાય છે એ બદલાયા કરે માણસની પ્રકૃતિ તો સુખ આવે ત્યારે સુખી દેખાય દુઃખ આવે ત્યારે દુઃખી દેખાય ખરું સુખ નહીં હોય એટલે કદાચ એમ કે છે કે માણસો કેટલીક વખતે સુખી દેખાય છે કેટલીક વખતે દુઃખી દેખાય છે કેટલીક વખતે સુખી દેખાય કેટલીક વખતે દુઃખી દેખાય માણસો મોડામાં દિવેલ હોય ચૂકેલું દિવેલ તો હોય ચૂકેલું મોડામાં દિવેલ નીકળ્યો હોય અંદર સુખી ના હોય દેખાય ખરા તમે કપડે રસ્તે બધા મોડા પર લારી આવેલી હોય અંદર પોતે સુખી ના હોય અંદર મળે બેન પૂછે છે કે અંદર નું ખરું સુખ કેવી રીતે મળે ખરું સુખ અંદર નું કેવી રીતે મળે બધું સાચું સુખ છે સાચું સુખ તો મળે જ નહીં ને સાચું સુખ તો મુક્ત પુરુષો મળે કારણ સાચું સુખ આપણા સાચું સુખ મળ્યું છે ભારતીય સાચું સુખ મળ્યું તે જ રહે છે સાચું સુખ માર્કેટ એવું નહીં આ માથે શાક લઈને પાછા તો એવું નહીં this is not the market material મજા આવી મને બહુ મજા આવી સત્સંગ તરફ અને ટેબ્લેટ એક્ઝેટ વાગતી પેલા બા કે છે તમને તમે કાયમ અહીંયા રહો તો કાયમ નું અમને સુખ થઈ જાય કાયમ મજા આવે એ તો ઇન્ડિયામાં એવું કે છે એવું તો વાત કરીએ તો ઇન્ડિયા વાળા ફરી આવવાના અમે શંકા પડી જાય ત્યાં લોકો ફરી નહીં આવે શું કર્યું નહીં દે માટે આપડે એવું કેવું કે જાઓ ઇન્ડિયા જાઓ નહીં આવો એવું કાશો એટલે એ એવું કે આપડે વાડકે જ્યાં ફરીએ તે વરદી વાડકે માટે વાર કરવાનો વિચાર ના કરો અહીંના પાંચ છ મહિના રાખજો દાદા પાંચ મહિના રાખ્યા છે ને વધી ગયા ત્રણ મહિના એટલે બધા પ્રશ્ન પૂછાય સુનંદા આ આશાબેન પૂછે છે કે સંસારમાં રહી એને સાચું સુખ મેળવવા કેવી રીતે મેળવવું શું કરવું જોઈએ રીત ગણિતમાં રીત અહીં ગણિતમાં એટલે કૃપા મેળવવા મારે શું કરવું કરવાનું છે અહીંયા આવીને રાજી પડે લેવાનું કઈ પૈસાની જરૂર નહીં તમારે પણ બધા ઘરના કપડા પહેર કમાઈને મારી જાતથી કમાઈને પૈસા પૈસાની જરૂર નથી તમારે રાજી બોલે લેવા એટલે વિનય રાખવાનો પર વિનય આ વિનય નહીં કરવો છે ત્યારે કૃપા એવી એવું પૂછી લેજો એ રીતે આપણે કરી લેવાનું અક્રમ વિજ્ઞાન કઈ બતાવો ને તેને શું મળે અક્રમ વિજ્ઞાન સમજાવો તો એટલે મળી શકે એમને કૃપા કેશુભાઈ પટેલ અમદાવાદ કેશુભાઈ પટેલ અમદાવાદ ના છે એમનો પ્રશ્ન છે કેશુભાઈ અમદાવાદ કેશુભાઈ અમદાવાદ લેવા કરવા લેવા શું પૂછે છે અક્રમ વિજ્ઞાન એમણે આત્મવાણી બધું વાંચ્યું છે પણ અક્રમ વિજ્ઞાન શું છે એ સમજવું છે એ સમજાવો ક્રમિક વિજ્ઞાન એ બધું રિલેટેડ જ્ઞાન છે કેવું છે જલ્દી જેવું હોય તો લિફ્ટ માં બેસવાનું સ્ટેપ બાય સ્ટેપ કરીએ તો સારું સ્ટેપ બાય સ્ટેપ જવું કરીએ તો સારું જોવા દઈ એટલે બહુ સારું થાક ના રાખતો સ્ટેપ બાય સ્ટેપ થી પચાસ દસ હજાર પગે ચડે છે પછી સગીરો ખબર બન્યો શું નામ એનું ભાઈ કેશુભાઈ કેશુભાઈ કેશુભાઈ કેશુભાઈ કેન્ટીન છે સરસ છે બે હજાર તો કશું હજુ દસ હજાર ને હજુ ઘરમાંથી પ્લેસ નથી મળ્યો માતા પગથિયા ચડ્યા નથી અનંત અવતારી ભટકે છે તો કોઈ પૂછાય મરે તો વધારે મરે કોગર પૂછાય આખી દુનિયામાં સાત હજાર પર ભેગા થયા સિક્સટી થાઉઝન્ડ શોભા મળી છે એકદમ સરસ ચિંતા બિંતા એમ હોય નહીં તમારો ધંધો જાય કરે ખોટ જાય તો ચિંતા ચિંતા તો તમારે બધા લાયસન્સ છે તમારી પાસે એમની ચિંતા કરવી નથી હોતી છતાં એ મેળે ઓટોમેટિક થઈ જાય ના કરવી કોઈ કરવાની ઈચ્છા ના કરવી ચડી બે નાખી રાત ગુવાન આવી ખોડ ખોડ કર્યા પણ હું થયેલો તો બગડી ગયેલો ભાઈ તો ચા પીએ તા કઈ ચા જીવ આવે એટલે શું આત્મા એટલે શું અને આત્માની ઓળખાણ કેવી રીતે થાય કોઈની મદદ છો શીલા મદદ નથી બને કોઈ વાઈફ છો ભાભી ખરો કે ભાભી છો તો વાઈફ છો કોઈની ભાભી કોઈની વાઈફ છું કોઈની ભાભી છું શું છું એનું ભોજન નથી તો ભાન શું કરવું જોઈએ શીલા તમારું નામ છે આત્મા આત્મા નથી જો ભણ હોય તો ચિંતા ના થાય જો અમને ભણ છે આત્મા એટલે ચિંતા ચિંતા ના થાય તેની ચિંતા બેટા બધી હા ભગવાન બનાવ્યું ભગવાન બનાવતો દુઃખી દુનિયા દુઃખી દુનિયા બધા બનાવતો સુખી દુનિયા બનાવે દુઃખી દુનિયા ખબર બધા ગયા કુંભાર છે હું આપે શોર્ટ મેકર છે નકામ ત્યાં ગાળો તમને સમજે ના પડે ઘેરાયો મારું ભરાઈ ના હોય ને આપણે આગળ મૂકીએ ખોટું કહેવાય પાણી ગરમ થાય અને વરાળ બને અને પછી ઉપરથી અમુક વાતાવરણ થાય અને પછી ઠંડુ થાય એટલે વરસાદ પડે પાણી ગરમ થાય અને વરાળ બને વરાળ ઉપર જાય અને વાતાવરણ ઠંડુ થાય એટલે વરસાદ પડે એમાં કોઈ જરૂર નથી ને વરાળ لوٹ لوٹائی لے کر ઠીકર ના છે ને ઠીકર તો વાસ્તવિક ખોટ હોય શું ખોટ હોય અક્રમ કર